આક્રમણ ને અતિક્રમણ આક્રમણ અને અતિક્રમણમાં શું ફેર બંને વચ્ચે ઘણો ફેર છે અતિક્રમણનો દોષ એટલો નથી આક્રમણનો દોષ ભયંકર છે આ મહી આડોઅવળો વિચાર આવે છે તે અતિક્રમણ પણ આને સીધો કરી નાખું મારું જે થવાનું હોય તે થાય પણ તારું તો કરી જ નાખું એ બધા ભાવ તે આક્રમક ભાવ છે સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પછી આક્રમક ભાવ ના હોય છતાં અતિક્રમણ થાય જે સામાન્ય હોવું જોઈએ તેનાથી વિશેષ થાય અતિ થાય તે અતિક્રમણ આક્રમક ભાવ ગયો એટલે વિતરાગમાં આવ્યો આક્રમક ભાવ અને અતિક્રમણ ભાવમાં બહુ ડિફરન્સ છે સ્વરૂપ જ્ઞાન મળ્યા પછી કોક ઉપર અભાવ ભાવ થયા કરે અને મહી વંટોળ જેવું જાગે તેમાં આક્રમક ભાવ ના હોય તેવા અભાવ ભાવ આક્રમણ કરાવીને નથી જતા પણ અતિક્રમણ કરાવીને જાય છે માટે તેમાં પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરવાના બાકી રહે છે એકને એક વ્યક્તિ માટે આવા અતિક્રમણ આવા અભાવ ભાવ હજાર હજાર વખત પણ આવે અને હજાર હજાર વખત આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન તેની સામે કરે તો જ તેમાં ભારે અતિક્રમણથી છૂટા થવાય આ જ્ઞાન પછી રજ માત્ર પણ અભાવ ભાવ આપણામાં હોવો જ ના જોઈએ હવે તો આપણે નવી લડાઈ કરવી નથી અને જે જૂની લડાઈ છે એનો નિકાલ જ કરવાનો છે